हम उसको पालन करेंगे ये ये બધું ખુદ કરી કરી શકે એ લોકો કરતા ખરા ને હું તો કરતા ને